હા જી દંડવત પ્રણામ હવે આ અઢારમા અધ્યાયમાં અર્જુને જે પૂછ્યું કે સંન્યાસનું અને ત્યાગનું તત્વ અર્જુન પૃથક જાણવાની ઈચ્છા કરે છે ત્યારે ભગવાન એને વિવિધ મત બતાવી રહ્યા છે કે કર્મ કોઈ કેમ કહે છે કે કર્મના ત્યાગને કર્મનો ત્યાગ કરવો જોઈએ તો કોઈ એમ કે છે કે સર્વ કર્મના ફલના ત્યાગને પણ ત્યાગ કહે છે અને કોઈ દોષવાળા કર્મને ત્યાજ્ય ગણે છે આવા વિવિધ મતો જ્યારે ભગવાને બતાવે તો ત્યાર પછી ભગવાન એમ કે છે કે આમાં એટલે કે ત્યાગના સંબંધમાં ભગવાન પોતાનો નિશ્ચય સંભળાવે છે કે યજ્ઞ દાન અને તપરૂપી જે કર્મ છે તેનો ત્યાગ ન કરવો જોઈએ પણ તેના ફળનો ત્યાગ કરવો જોઈએ એવું ભગવાન કહી અને ત્યાર પછી તામસ રાજસ અને સાત્વિક ત્યાગનું વર્ણન ત્રણ શ્લોકથી કરે છે હવે ત્યાર પછી જે અનિષ્ટ ફલ આપનાર કર્મના દ્વેષ કે કલ્યાણ કરનારા કર્મમાં આસક્ત ન થવું એ પ્રકારના સાત્વિક ત્યાગીનું લક્ષણ બતાવી અને શાસ્ત્રમાં જે સાત્વિક રાજસ તામસ ગુણના ભેદથી જ્ઞાન કર્મ કર્તા બુદ્ધિ ધૃતિ સુખ વગેરેની જે ત્રિવિધતા જણાવી અને પછી ત્યાર પછી ભગવાને કહ્યું કે આ પૃથ્વી સ્વર્ગ કે દેવ વગેરે એવા કોઈ પણ સ્થાનમાં એવું કંઈ નથી કે જે પ્રકૃતિથી થયેલા ત્રણ ગુણો ગુણોથી મુક્ત થયેલું હોય આ રીતનું વર્ણન કરી અને હવે ભગવાન બ્રાહ્મણ વગેરેના જે કર્મના વિભાગ કર્યા છે તેનું વિભાગોનું વર્ણન છે તેનું વર્ણન અહીંયા કરી રહ્યા છે કે સમો દમસ તપઃ શૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ શ્લોકાર્થ કરે છે સમ દમ તપ પવિત્રતા ક્ષમા તથા સરળતા જ્ઞાન વિજ્ઞાન અને આસ્તિક્ય એ સ્વભાવથી થયેલા બ્રાહ્મણના કર્મ છે વિવેચનમાં સમ એટલે શાંતિ અથવા ભગવાન પ્રતિ ચિત્તની વૃત્તિ દમ એટલે ઇન્દ્રિયનો સંયમ તપ પવિત્રતા ક્ષમા તેમજ સરળતા શાસ્ત્રીય જ્ઞાન વિજ્ઞાન એટલે પરમાત્માનું જ્ઞાન અથવા અનુભવ અને આસ્તિક્ય એ બ્રાહ્મણના સ્વભાવથી જ થયેલા એટલે કે સ્વાભાવિક કર્મ છે અહીંયા આસ્તિક્યને શ્રદ્ધા આજે નિરૂપણ કર્યું છે એમાં શ્રદ્ધા કહ્યું છે આ રીતે બ્રાહ્મણના સ્વભાવથી થયેલા જે સ્વાભાવિક કર્મ છે એનું નિરૂપણ આ શ્લોકમાં કર્યું અહીંયા સંપન્ન થઈ ગયું शौर्य तेजो આગળ કોનો છે વાળો જી જી જી भाव પ્રણામ આગળ અવાજ ધીમો આવે છે હવે આવે છે હા આવે થોડો युद्धे कर्म स्वभावजम् શૌર્ય તેજ ધૈર્ય હા એક મિનિટ હા હા હા પછી બેતાલીસ શ્લોકમાં છેલ્લે કીધું ને આસ્તિક આસ્તિક્ય એટલે એ બ્રાહ્મણના બોલ્યા શ્રદ્ધા આસ્તિક એટલે શ્રદ્ધા એટલે શાસ્ત્રમાં બ્રાહ્મણની શ્રદ્ધા પહેલેથી જ છે હા ઈશ્વર શાસ્ત્ર એમાં શ્રદ્ધા શ્લોકનો અર્થ છે શૌર્ય તેજ ધૈર્ય ચાતુર્ય તથા યુદ્ધમાં પાછા ન હતું તે દાન અને ઐશ્વર્ય એ ક્ષત્રિયના સ્વભાવથી થયેલા કર્મ છે એટલે આમાં આગળ બ્રાહ્મણના કર્મ બતાવ્યા અને અહીંયા ક્ષત્રિયના કર્મ બતાવ્યા છે જે સ્વભાવથી આ રીતે એમના કર્મ નિર્ધારિત ભગવાને જ કરેલા છે કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ ખેતી ગોરક્ષા અને વેપાર એ સ્વભાવથી થયેલા વૈશ્યના કર્મ છે અને પરિચર્યારૂપ શુદ્રનું પણ સ્વભાવથી થયેલું કર્મ છે વ્યાજના ધંધાનો સમાવેશ વેપારમાં થઈ જતો હોવાથી તે જુદો કહેલ નથી શુદ્રોએ પરિચર્યા એટલે કે સેવા કરવાની કહી તે પહેલા ત્રણ વર્ણોની સેવા સમજવી એવી સેવા જો ભગવાનની કરવામાં આવે તો તે વર્ણોને ઉત્તમ ફળ આપનારી થાય છે એટલે બ્રાહ્મણના કર્મ બતાવ્યા ત્યારબાદ વૈશ્ય ક્ષત્રિયના અને વૈશ્યના એમાં વૈશ્યમાં જે વ્યાજના ધંધાની વાત કરી છે એ શાસ્ત્રીય એમાં આવી જાય છે પણ આપણા પુષ્ટિભક્તિ માર્ગમાં તો વ્યાજનો ધંધો પણ માન્ય નથી એવું વાર્તાજીમાં આવી રહ્યું છે અને જે શુદ્રોએ સેવા કરવાની છે તે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણોની સેવા કરવાની આ સેવા આ જે કર્મ કયા એની સાથે જો ભગવાનની પણ સેવા કરવામાં આવે તો એ તે તે વર્ણોને બ્રાહ્મણ હોય ક્ષત્રિય વૈશ્ય હોય કે શુદ્ર હોય એને અહીંયા ઉત્તમ ફલ આપનારી થાય છે એવું કહેવાય વ્યાજનો ધંધો જે કરતા હોય એનો પૈસો ભગવાન અંગીકાર કરતા નથી એવું રામદાસ ભક્તની વાર્તામાં એવો ઉલ્લેખ છે તો વ્યાજનો ધંધો કેવી રીતે કરી શકાય વ્યાજનો ઉલ્લેખ કેમ કર્યો છે જે કહ્યું છે એમાં તો એમણે વ્યાજનો ધંધો નથી કર્યો પણ પોતાની મૂડી એમણે વ્યાજે કોઈને આપી છે વ્યાજવટાનો ધંધો કરવો એ જુદી વસ્તુ છે અને પોતાના પૈસાને વ્યાજે મૂકવા એ બીજી વસ્તુ છે વ્યાજવટાના ધંધાનો મતલબ છે બેન્કિંગ કોઈકની પાસેથી પૈસા લેવા એને કંઈક વ્યાજ આપવું બીજાને પૈસા આપવા એના પાસેથી વધારે વ્યાજ લેવું બંને પાસેથી કોઈક ને કોઈક જાતનું કમિશન લેવું એ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે એ અત્યારે બેંક છે જૂના સમયમાં એને સરાફા કહેવાતું હતું અને યહૂદી ધર્મ સિવાય દુનિયાના તમામ ધર્મોની અંદર વ્યાજના પૈસાને ખરાબ માનવામાં આવ્યું છે ક્રિશ્ચનો હોય મુસ્લિમોમાં તો બહુ જ વધારે નિંદનીય ગણાયું છે અને હિન્દુ ધર્મમાં પણ વરોલેની નિંદા કરવામાં આવી છે આને એક જ પુષ્ટિમાર્ગ સાથે કોઈ સંબંધ નથી જે હિન્દુ ધર્મમાં સ્વીકારાયેલું છે એ જ વસ્તુને આપણે હિન્દુ હોવાને કારણે પુષ્ટિ માર્ગે પણ એને એડોપ્ટ કરેલું છે પણ વ્યવહાર સંબંધી કેટલાક સિદ્ધાંતો કે નિયમો એવા છે કે જે નિયમોનો કોઈ કાલમાં એના ઉપર વધારે જોર આપવામાં આવતું હોય છે જેમ કાળું નાણું છે એ ભારત દેશમાં જ્યારથી ભારતનો કાયદો બન્યો ત્યારથી અસ્તિત્વમાં હતું છે અને સમય સમયે એના માટે પ્રયાસ કરવામાં આવતો હતો કે કાળું નાણું ઓછું થાય બેંક દ્વારા વ્યવહાર વધારે થાય જે પણ હોય તે ચોપડે મંડાય પણ જેટલા પણ શાસકો આટલા વર્ષોમાં થયા સાઠ સિત્તેર વર્ષમાં એમનો આના ઉપર જોર ન હતો ભાર નહોતો આપ્યો એમણે પણ આ દિવસોમાં એના ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે હવે થોડો સમય થશે ફરી પાછો ભાર એવાથી ઘટી જશે એની જગ્યાએ કોઈ બીજો મુદ્દા એના ઉપર ભાર આવી જશે કેમ કે હમણાં ચૂંટણી આવી રહી છે ને એટલે બધાને હવે કાળા નાણાંની જરૂર પડશે કોંગ્રેસ હોય તો કોંગ્રેસ કે બીજેપી હોય તો બીજેપી એના વગર તો ચૂંટણી લડી ન શકાય એટલે બહાર હટી જશે એના ઉપર ફરી પાછી ચૂંટણી પતી જશે એટલે થોડો પાછો ભાર વધી જશે એના એ બધા લોકોએ રોકડ વ્યવહાર નહીં કરવાનો ચેકથી જ કરવાનું ઓનલાઈન કરવાનું તો કેટલાક સિદ્ધાંતો એ છે કે સિદ્ધાંત તરીકે સાચા છે પણ દરેક વખતે એના ઉપર જોર નથી આપવામાં આવતું એમ વ્યાજથી પોતાનો વ્યવહાર ચલાવવો એ વ્યક્તિના જે ઓવરઓલ વિકાસ અને સમાજની આખી જે રચના છે એ દૃષ્ટિકોણથી એ બહુ સારી આદત નથી માણસના અંદર જે ઉદ્યમશીલતા છે એ ખતમ થઈ જાય તો સારી વાત એ છે કે દરેક વ્યક્તિ પોતાની પાસે જે કુશળતા છે એનો ઉપયોગ કરે ઉદ્યમી બને જેના પાસે જે જાતનું સામર્થ્ય હોય તે પ્રમાણે તો એ કારણે પ્રાચીન વર્ણ વ્યવસ્થાના અંદર દરેકની આજીવિકા વર્ણ પ્રમાણે નિયત કરી દેવામાં આવી હતી એટલે એ વર્ણ અનુસાર અને આશ્રમ અનુસાર જેની જે આજીવિકા છે એનાથી કમાવેલું જે દ્રવ્ય છે એ સદ્રવ્ય કહેવાય અને એવા સદ્રવ્યથી જે કોઈ પણ ધર્મ કાર્ય કરાય તો એ સફળ થાય અન્ય ઉપાયથી અગર તમે દ્રવ્ય કમાવ્યું તો એનાથી ધર્મ કાર્ય કરો તો એ ધર્મ કાર્ય નિષ્ફળ જાય આ એક વ્યવસ્થા હતી પર તે સમયે ધર્મ અનુસાર વર્ણાશ્રમની વ્યવસ્થા અને દરેક વર્ણની આજીવિકા જળવાયેલી રહે એના માટે શાસક પોતે ધર્મનિષ્ઠાશીલ હતા એ જાતના બ્રાહ્મણ ઋષિમુનિ વગેરે એમના માર્ગદર્શક રાજ્યગુરુ તરીકે હતા જે સંબંધમાં નિર્ણય આપતા એમને અને એ વ્યવસ્થાને મોનિટર કરતા કે આ બધું બરોબર ચાલી રહ્યું છે કે નહીં એટલે કોઈ શૂદ્ર ક્યાંય બ્રાહ્મણની આજીવિકા તો નથી કરતું કોઈ બ્રાહ્મણ ક્યાંય ક્ષત્રિયના ધર્મ તો નથી બજાવી રહ્યો જ્યારે હવે એને મોનિટર કરનારા કોઈ રહ્યા નહીં શાસક એને ઇમ્પ્લિમેન્ટ કરનારું કોઈ રહ્યું નહીં તે સ્થિતિમાં જેના હાથમાં જે વૃત્તિ આવી તે વૃત્તિ પોતે કરી રહ્યો છે હવે તો અવતારવાદ છે બ્રાહ્મણ આજે એમ વિચારે છે કે જો કાશ અમે શુદ્ર થયા હોત તો નોકરી તો મળી જાય તમારા દીકરાઓને તો એ લોકો હવે શુદ્ર થવાની હોડમાં લાગેલા છે કે અમે એસસી ની અંદર ક્યાંક અમારું નામ આવી જાય સારું એટલે લોકો ધર્માંતરણ પણ કરી રહ્યા છે કોઈ મુસલમાન બની રહ્યા છે કોઈ બૌદ્ધ બની રહ્યા છે જૈન લોકો પણ સમૃદ્ધ હોવા છતાં પણ માઇનોરિટીના રાઇટ્સ મળે એટલા માટે એમણે પોતાના ધર્મને હિન્દુ ધર્મથી અલગ કરી દીધો હવે આ સ્થિતિમાં આ વિષય ઉપર હવે ભાર આપવા જેવું નથી રહ્યું વાત સાચી છે શાસ્ત્રમાં કહ્યા મુજબ કોઈ પણ દુનિયાનો ધર્મ એમના ધર્મ ગ્રંથમાં નિંદિત માનેલું હોવા છતાં પણ આ વિષય ઉપર ભાર નથી રાખતો કેમ કે એ એટમોસ્ફિયર આખું બદલાઈ ગયું છે અને જો આજે કોઈ વ્યક્તિને આ વિષય ઉપર ભાર આપીને એને વ્યાજ કે થી અલગ કરી દેવામાં આવે તો એના માટે વ્યવહાર શક્ય જ નથી એટલે એ ખાસ સમજવું જોઈએ કે દેશકાળની પરિસ્થિતિ બદલાઈ જવાને કારણે આજની પરિસ્થિતિમાં વ્યાજ કે બેન્કિંગ છે એ દોષાવહ નથી દરેક ક્ષેત્રમાં નીતિ તો હોય છે જેમ જૂના સમયમાં જે વ્યક્તિ વ્યાજવટાનો ધંધો કરતો એ લોકો પોતે વ્યાજ ન ચૂકવી શકે તો એમને બોન્ડેડ લેબર તરીકે બનાવી હતા જે બે બે ત્રણ ત્રણ પેઢીઓ સુધી એમના ગુલામ બનીને રહેતા લોકો ઘર બાર છે એ એમના લૂંટી લેતા વસ્તુ લૂંટી લેતા અને નિરક્ષર લોકો જે વ્યાજની ગણતરી કરતા પણ આવડતું ન હોય વિચારાઓને ಏಳು ಯಾರೇ व्याज થી ಮುಕ್ತ જ ન થઈ શકತಾ. ಇದು ಸೀ ವಾಟ್ ಚ ದೂರ رہیತ್ತು. ತಂಗೆ ಏನಾ اوپر ಏವಿ ಪછી کوئی মনিಟರಿಂಗ್ অথಾರಿಟಿ ಕಡಾತಿ ಇತ್ತು. ಆದರೆ હવે ಈ bütün ಪರಿಸ್ಥಿತಿ ಬದಲಾಯಿಗೆ ಇತ್ತು. ಪ್ರಾಮ હવે સારી થઈ કે ન થઈ એનો પ્રશ્ન નથી હવે આપણી પાસે આનો કોઈ વિકલ્પ જ નથી મૂલ આપે છે હવે જે સમાજે આ વિષયમાં પહેલ કરી છે એમાં જે દાઉદી વોહરા કોમ છે એ એક આમાં અપવાદ છે કે એમણે પોતાની ઇસ્લામિક બેંક અલગ બનાવેલી છે જે એમના ધર્મના સિદ્ધાંત અનુસાર ચાલે છે મદદ કરવાની હા ઘણું બધું કરે છે લોકો સારું હા આગળ શું છે હવે આગળનો શ્લોક લે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નર સ્વકર્મ નિરત સિદ્ધિમ તથા વિંદતી તત્પુણો પોત પોતાના કર્મમાં આનંદ માનનાર પુરુષ સમસિદ્ધિ પ્રાપ્ત કરે છે પોતાના કર્મમાં આનંદ માનનાર કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સાંભળ વિવેચન એ પ્રમાણે સર્વ વર્ણના સ્વાભાવિક કર્મો કહી તેનું પ્રયોજન કહે છે પોત પોતાના કર્મમાં આનંદ માનનારને સમસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી પરધર્મનું આચરણ યોગ્ય નથી સ્વધર્મમાં આનંદ માનનાર કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સાંભળ એટલે અહીં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના કર્મ બતાવ્યા એમાં એમ કે છે જે પોતપોતાના કર્મ અહીં જે ભગવાને નિયત કરેલા છે એ પ્રમાણે જ એમણે કર્મ કરે તો જ એને સંસિદ્ધિ પ્રાપ્ત થાય છે ને આનંદ મળે છે અને જે પરધર્મનું આચરણ કરે છે અહીંયા યોગ્ય નથી એટલે અહીંયા પર પરધર્મનું વ્યાવર્તન કર્યું છે અને જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પોતાના કર્મ જે શાસ્ત્રમાં કયા છે એ પ્રમાણે કરીને પછી ભગવાનની પણ સેવા એની સાથે સાથે કરવામાં આવે તો ત્યાં પ્રભુ પ્રસન્ન થાય છે એ અહીં વચન એવું છે કે યદ વૃત્યા તે હરિ એટલે એનાથી પ્રભુની પ્રસન્નતા એ પ્રાપ્ત કરે છે અને સંસિદ્ધિને પ્રાપ્ત કરે છે એટલે આ રીતે જે બેતાળીસમાં શ્લોકની ઉત્થાનિકામાં કહ્યું કે જે કર્મના અધિકારીઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એને પોતાના કર્મ પ્રમાણે જ એના ગુણ અને કર્મના વિભાગ કર્યા છે જેવી રીતે બ્રાહ્મણો સાત્વિક ક્ષત્રિય સાત્વિક રાજસ વૈશ્ય રાજસ તામસ અને શુદ્રો તામસ આ જે નિર્ધારિત કર્યા છે એ પ્રમાણે અહીંયા વર્ણન કર્યું તમારા શ્લોક સંપન્ન થયા આગળ હા જસદાનભાઈ પ્રણામ પ્રીતિ બોલું દૂર થઈ જશે ખાલી વાત કરી હતી આગળના શ્લોકમાં જે વ્યાજના ધંધાની વાત કરી ને એટલે ખાલી જાણવા માટે કે અમારે ત્યાં મોમેડન ક્લાયન્ટ્સ આવે છે ને તો એ લોકો બેંકમાં પણ પૈસા નથી મૂકતા કે બેંકમાં જે જે વ્યાજ આવે ને તેમ કે અમારાથી ન ખવાય એટલે એ લોકો એમાં નથી મૂકતા પણ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે પછી અત્યારે તો આ મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ ડિપોઝિટ ને એનએસસી ને બધામાં પૈસા ઇન્વેસ્ટ કરીએ ને એનું જે વ્યાજ આવે એના પર બધું ચાલતું એટલે ભવિષ્યમાં તો એ કરવાનું સ્વાભાવિક જ થઈ રહ્યું છે ખાલી કે હા હવે છેતાલીસમું શ્લોક છે યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતી માનવ જેમાંથી ભૂતોની ઉત્પન્ન થઈ છે ઉત્પત્તિ થઈ છે અને જેણે આ સર્વ વ્યાપેલું છે તેનું પોતાના કર્મથી અર્ચન કરી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે અક્ષર બ્રહ્મની વાત કરે છે કે ભગવાનના સ્વરૂપ અક્ષર બ્રહ્મમાંથી આ સર્વ ભૂતોની ઉત્પત્તિ થયેલી છે અને તે આ સર્વને વ્યાપીને રહેલું છે તે અક્ષર બ્રહ્મનું પોતાના કર્મથી અર્ચન કરી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે જે શાસ્ત્રમાં જે વર્ણાશ્રમ વર્ણનું જે કયું કર્મ એ પ્રમાણે કર્મ કરવાથી એ અક્ષર બ્રહ્મનું અર્ચન થાય છે એનાથી મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ જણાવે છે આ શ્લોકમાં શ્રેયાંસ વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતાત સ્વભાવનિયતમ કર્મ પૂર્વમ નાપનોતિ કિલબિષમ સારી રીતે આચરેલા પરધર્મ કરતા વિગુણ સ્વધર્મ વધારે સારો છે સ્વભાવથી નિયત કર્મ કરતા માણસ પાપ પામતો નથી એટલે આમાં જે જેના ધર્મ બતાવ્યા છે તે સ્વધર્મ છે એ ધર્મ એને કઠિન લાગતો હોય પરધર્મ એનાથી વધારે સારી રીતે આચરી શકાતો હોય છતાં પણ તેને પરધર્મ ન કરીને પોતાના સ્વધર્મને જ એને અનુસરવો જોઈએ કારણ કે જે સ્વભાવથી એમનું જે નિયત કર્મ છે એ જો કરતા એને પાપ નથી લાગતું અને એનાથી જે દોષ છે એના આગલા શ્લોકમાં પણ એનું વર્ણન કરેલું છે વિવેચન કે છે કે સ્વધર્મનું આચરણ શ્રેષ્ઠ છે એમ દ્રઢ કરે છે પરધર્મ ગમે તેવી સારી રીતે આચરવામાં આવે તે કરતા સ્વધર્મ હલકો હોય તો પણ વધારે સારો છે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેના સ્વભાવ પ્રમાણે જે કર્મોના વિભાગ કરેલા છે તે પ્રમાણે સ્વભાવથી નિયત થયેલું પોતાનું કર્મ કરવાથી પાપ થતું નથી પરંતુ પોતાનું કર્મ નહીં કરવાથી પાપ થાય છે કર્મ નિયમ ઉત્તમ છે એવો તૃતીય અધ્યાયમાં બોધ કરેલો તેનો એ પુનઃ ઉપદેશ વ્યાખ્યાન પૂર્વક કરેલો છે તૃતીય અધ્યાયમાં આપણને કહ્યું હતું પાંત્રીસના શ્લોકમાં કે શ્રેયાંશ સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા સ્વધર્મી નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ કે સારી રીતે આચરેલા પરધર્મ કરતા વિગુણ સ્વધર્મ વધારે સારો છે ને સ્વધર્મમાં નિધન પણ શ્રેય છે પરધર્મ ભયકારક છે ત્યાં એમ કહ્યું હતું કે જે પ્રકૃતિને વશ હોવાથી રાગ દ્વેષ તજી વિહિત ધર્મમાં પ્રવૃત્તિ કરી શકતો નથી તો પણ પ્રાકૃત જીવે પણ રાગ દ્વેષ તજી પરધર્મનું આચરણ ન કરવું અને સ્વધર્મ તજવો નહીં એમ કહે છે સર્વ અંગ સહિત પરધર્મનું સારી રીતે આચરણ કરવામાં આવે તો પણ તે કરતા અંગરહિત સ્વધર્મનું આચરણ કરવું સારું સ્વધર્મનું આચરણ કરતા મરણ થાય તો તે પણ સારું છે પરંતુ પરધર્મ તો ભય જ ઉત્પન્ન કરે છે અને એના માટે આગલા શ્લોકમાં કહે છે કે સહજન કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજે સર્વારંભા દોષેણ ધૂમે નાગની રીવાવૃતા હોય હે કૌંતે દોષવાળા પણ સહજ કર્મનો ત્યાગ ન કરવો કારણ કે ધૂમથી અગ્નિની પેઠે સર્વ આરંભો દોષથી વીટાયેલા છે એટલે આપણું જે સહજ કર્મ છે જે વર્ણ પ્રમાણે તો એનાથી એ દોષ હોય તો પણ એનો ત્યાગ નહીં કરવો કારણ કે કોઈ પણ આરંભ તમે કરશો તો એમાં દોષ તો છે જ કોઈ પણ કાર્યમાં વિવેચનમાં કહે છે કે સાંખ્ય દ્રષ્ટિથી તારા ક્ષત્રિય ધર્મમાં હિંસારૂપ દોષ માનતો હો તો પણ દોષ વાળો પણ સહજ કર્મ તજવું યોગ્ય નથી એટલે ક્ષત્રિય ધર્મમાં જે એને યુદ્ધ યુદ્ધમાં હિંસાનું જે એને પોતાને દોષ રૂપ માને છે તો એ કહે છે કે ભલે તું દોષ માનતો હોય પણ એ દોષ વાળું સહજ કર્મ પણ તારે તજવું યોગ્ય નથી કારણ કે પરધર્મમાં પણ દોષ તો છે જ કોઈ પણ ધર્મ કરો એમાં દોષ તો છે જ સર્વ ધર્મો દોષથી વીંટાયેલા છે તેથી સ્વાભાવિક અથવા સહજ કર્મ જે વર્ણાશ્રમ સાથે સર્જેલું છે તે કરવું જ યોગ્ય છે એટલે કોઈ પણ ધર્મને આપણે દોષવાળો માનીને એનાથી છૂટવાનો પ્રયત્ન ન કરવો જોઈએ પણ પોતાના વર્ણને જે સહજ કર્મ સોંપાયેલું છે એ સહજ કર્મ તેણે કરવું યોગ્ય છે જ્ઞાનીઓએ પણ લોક સંગ્રહ માટે કર્મ કરવું તે જ ઉચિત છે એટલે જ્ઞાનીઓ પણ જે હવે કર્મમાં એમને એ નથી રહ્યું તેમને પણ લોક સંગ્રહ માટે પણ કર્મ કરવું જ જોઈએ એ અહીંયા કહેવામાં આવ્યું છે અથવા દોષ શબ્દનો અર્થ દુઃખ કરીએ સર્વ જ્ઞાન અથવા કર્મના આરંભો દુઃખવાળા છે આરંભ દુઃખથી જ ભરેલા છે જેમ અગ્નિ આરંભમાં ધૂમથી વીટાયેલો હોય છે તેમ સર્વ કર્મના આરંભો દુઃખવાળા હોય છે પરંતુ પાછળથી અગ્નિ ધૂમ રહિત પ્રકાશમાન થાય છે તેમ દુઃખમાં પણ સ્વધર્મ અંતે સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે એટલે સ્વધર્મ ગમે તેટલું દોષવાળું દુઃખવાળું હોય છતાં પણ એને વળગી રહેવાથી એ અંતે તો આપણને સિદ્ધિ જ પ્રાપ્ત કરાવે છે એટલા માટે કહે છે કે પરધર્મનો બિલકુલ આશ્રય નહીં કરીને સ્વધર્મને જ અનુસરો અનુસરવું જોઈએ એમાં ત્રણ શ્લોકમાં સમજાવ્યું પ્રણામ હેલો હા વર્ણ અત્યારની જે સાંપ્રત સાંપ્રત સમયમાં જે વર્ણ શંકરતા આવી ગઈ છે કે શુદ્ર છે કે વૈશ્ય છે કે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે કોઈ પણ બધા ઇન્ટરકાસ્ટ ને ઇન્ટર રિલિજન મેરેજ કરે છે બધું કરે છે તો પછી અહીંના સ્વધર્મ પછી શું થશે એટલે વર્ણશંકર માટે પણ શાસ્ત્રમાં ગાઈડલાઈન તો છે જ વર્તમાન સંદર્ભ અનુસરવા ની સ્થિતિમાં છે કે નહીં એ એક જુદો વિષય વિષય છે પણ શાસ્ત્રમાં તો એની વ્યવસ્થા આપેલી છે એટલે એ શું વ્યવસ્થા છે અત્યારે શાસ્ત્રમાં શું છે એ ખબર નથી એમના તો નિત્ય નૈમિત્તિક કોઈ શાસ્ત્રીય કર્તવ્યો પ્રાપ્ત નથી પણ આજીવિકા માટે એમને ધર્મશાસ્ત્રમાં કઈ મિશ્ર વર્ણમાં પેદા થયેલા હોય તો એમણે એ વર્ણશંકરે કઈ આજીવિકા કરવી એની વ્યવસ્થા બતાવેલી છે એટલે આજે કુંભાર દરજી ધોબી વગેરે જે આ આખો જે સમાજ છે પરંપરાથી એ વર્ણશંકરોથી જ પેદા થયેલા છે તે જ રીતે આપણે જે પુરાણીઓની જે સૂતવૃત્તિનું કહીએ છીએ તે પણ એ જ કારણે બનેલા છે એટલે શું કે કોઈ વર્ણશંકર થી જે થાય છે એ વ્યક્તિ પછી આ અવિયોની પ્રાપ્ત કરે છે એમ કેવી રીતે ધોબી ને બધા કેવી રીતે વર્ણશંકર કેવી રીતે ગણાય એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નથી વર્ણશંકર છે શુદ્રમાં ના આવે એટલે એ લોકો હવે આપણે છેતાલીસ થી પિસ્તાલીસમાં શ્લોકમાં એવું આવ્યું કે પોતાના કર્મમાં આનંદ માણનાર આનંદ માણનાર કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સાંભળ અને પછી એવું કહ્યું કે સ્વધર્મમાં આનંદ માનનાર જે છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે હવે ભગવાન કહે છે પછી છેતાલીસમાં શ્લોકમાં એવું આવ્યું કે જેમાંથી બુદ્ધોની ઉત્પન્ન થઈ થઈ છે અને જેને આ સર્વ વ્યાપેલું છે તેનું પોતાના કર્મથી અર્ચન કરી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે હવે આ સ્વધર્મની અહીંયા વાત આવી એટલે દરેક આગળનો વિષય એની કન્ટિન્યુટી એવી રીતે હતી કે દરેક વર્ણના અને આશ્રમના જે ધર્મ બતાવેલા છે એ ધર્મ પ્રમાણે એને કાર્ય કરવું જોઈએ એ વ્યક્તિએ અને અહીંયા સિદ્ધિ અક્ષર બ્રહ્મના અર્ચનની વાત આવી એ કેવી રીતે જોડાતી નથી આ શ્લોકમાં દરેક વર્ણ અને એને લગતો એનો સ્વધર્મ એના આશ્રમ ને એને લગતો એનો ધર્મ હવે એની એની સાથે અહીંયા ડાયરેક્ટ જ અક્ષર બ્રહ્મના અર્ચનની વાત આવી અને એનાથી એના અર્ચનથી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે એવું કહ્યું તો એ કેવી રીતે એને અહીંયા કન્ટિન્યુટી લેવાનું કઈ એ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય જે દ્વિજ છે એનું કોઈ એવું કર્મ નથી કે એનાથી જે સિદ્ધિ પ્રાપ્ત કરે એટલે સો વર્ણાશ્રમના કર્મ કરવાથી આનંદ આવશે પછી ડાયરેક્ટ કેવી રીતે આ વાત આવી અહીંયા એટલે આમાં આ શ્લોકમાં એમ કહ્યું કે અક્ષર બ્રહ્મમાંથી જ આ બધાની ઉત્પત્તિ થયેલી છે એટલે જેમાંથી ઉત્પત્તિ થયેલી છે એનું કર્મ કરવાથી એનું અર્ચન થાય છે એમ એટલે અક્ષર બ્રહ્મનું આપણે જે કર્મ કરીએ છીએ તેનાથી આનું અર્ચન કરી રહ્યા છે એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ એટલે શાસ્ત્રમાં આમ કહ્યું છે કે ભક્તિ જે ન કરતો હોય પણ ખાલી વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જે જે કાર્ય સોંપેલા છે તે તે કાર્ય કરે તેનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એમ કહેવામાં આવ્યું છે એટલું સમજાય છે બધું એટલે જે ચોથા અધ્યાયના પ્રીતિબેન અહીંયા ચોથા અધ્યાયના તેરમા શ્લોકમાં કહ્યું જ છે ભગવાને કે ગુણ અને કર્મના વિભાગથી આ ચારે ચાર વર્ણો મેં સર્જ્યા છે એટલે પહેલા જે આગળ પણ કહ્યું કે ભૂમિ રાપો અનલ વાયુ એનાથી જે બધા ભૂતોની જે ઉત્પત્તિ થઈ એનાથી જે જગત સર્વ વ્યાપેલું છે એમણે જ આ વિભાગ પણ કર્યા છે એના કરતા પણ જ છે એટલે એમના કર્મ અને ગુણના વિભાગથી જે પ્રભુએ કર્યું છે એ પ્રમાણે જે પોતાનો સ્વસ્વ ધર્મ પાડી રહ્યો છે તો ત્યારે જે મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે એટલે આ રીતે પહેલા પ્રભુનું મહાત્મય બતાવીને જે પ્રભુએ કાર્ય કર્યું છે વર્ણની વ્યવસ્થા જે કરી છે એનામાં એનાથી જ એ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરશે પણ જો પરધર્મ કરશે તો એને એ ફળ પ્રાપ્ત નહીં થાય એમાં દોષ થશે એવું મને સમજાય છે ના એ તો બરાબર ને એ તો સુનિતા મને લાગે છે સુનિતાના પિસ્તાળીસમાં શ્લોકમાં આવ્યું ને કે સ્વધર્મમાં આનંદ માનનાર કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સાંભળ બરાબર તો એનો અર્થ એમ થયો કે દરેકે પોતપોતાના વર્ણની વ્યવસ્થા પ્રમાણે પોતપોતાનો ધર્મ કરવો એ જે તે કહ્યું એ જ વાત આવી બરાબર અને આ પ્રીતિબેને એમ કહ્યું પછી કે કારણ કે બધાની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી થઈ છે તેથી એનું અર્ચન કરવાની વાત આવી પણ એ કઈ સ્વધર્મ થોડી બને છે વર્ણ વ્યવસ્થા પ્રમાણે અક્ષર નું અર્ચન કરવું એ કઈ બધાનો ફરજિયાત સ્વધર્મ થોડી છે પહેલા તો આપણે જે ધર્મ અર્થ અને કામ જે છે એ પહેલા વર્ણાશ્રમ પ્રમાણે આપણે કરવા જોઈએ એ આપણો સ્વધર્મ છે અહીંયા ડાયરેક્ટ મોક્ષની જ વાત કરી એટલે હું પૂછું છું કે આ વાત અહીંયા કેવી રીતે આવી ગઈ દરેકે પોતપોતાના વર્ણાશ્રમ પ્રમાણે જે કર્મ કરવા જોઈએ એ ધર્મ અર્થ અને ની વાત આવે એમાંથી ભૂતોની ઉત્પત્તિ થઈ છે એવું ભગવાનનું સ્વરૂપ જેમાંથી ભૂતોની ઉત્પત્તિ થઈ છે અને જેણે આ સર્વ વ્યાપેલું છે એટલે અહીંયા ભગવાનના સ્વરૂપની વાત કરી છે હવે એ ભગવાનનું સ્વરૂપ જે બતાવ્યું કે જે અક્ષર બ્રહ્મ જે એમનું સ્વરૂપ જ છે એમનું જ રૂપાંતર છે ને એમાંથી ભૂતોની ઉત્પત્તિ થઈ એ જ સર્વ વ્યાપીને રહ્યું છે તો એ પોતાના કર્મથી અર્ચન કરીને એટલે કે પ્રભુએ જ આ વ્યવસ્થા કરી છે એ અર્થમાં મને સમજાઈ રહ્યું છે એટલે એનો મતલબ એમ થયો કે ધર્મ અર્થ અને કામ શાસ્ત્ર પ્રમાણે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય પણ જે આ મોક્ષ પુરુષાર્થ કયો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિરૂપ એને કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે એટલે પછી તો જે લોકો ધર્માર્થ અને કામને પ્રાપ્ત કરે છે એ ગૌણ થઈ ગયું અને બધા માટે અક્ષરનું અર્ચન એ જ મેઇન થઈ ગયું પછી એવી વાત થઈ હલો પ્રીતિભાઈ અહીંયા મોક્ષની વાત જ નથી આ ની અર્ચન ની વાત એટલે આ સ્વધર્મના પાલનની જ વાત કરે છે કે અક્ષર નું અર્ચન છે એક રૂપમાં એનાથી મોક્ષની પ્રાપ્તિ કરવાનો એનો કોઈ એ નથી મોક્ષની પ્રાપ્તિ તમે ધર્મ અર્થ કામ કહી રહ્યા છે તો ધર્મ તો આવ્યો જ નહીં અહીંયા જે શાસ્ત્રમાં જે વર્ણ માટે જે ધર્મ બતાવ્યા છે એ પ્રમાણે કરશે તો જે એ મોક્ષ પર્યવસિત થશે ને તો વાત તો ધર્મ થી તો આવશે જ ને એ ધર્મ એ જ એમનું કર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની જે વ્યવસ્થા બતાવી ભગવાને એ પ્રમાણે એ પ્રમાણે ધર્મ કરશે તેનાથી જ અર્થ એનાથી જ કામ તો ત્યાર પછી એ સંસિદ્ધિ પ્રાપ્ત કરશે પોતપોતાના અધિકાર પ્રમાણે એટલે એમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે ને એના આગલા બે શ્લોકમાં જો હવે આવશે ને જે નિષ્કર્મ સિદ્ધિ અને જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એ જે હવે પછીના બે શ્લોકમાં બતાવે છે થઈ એટલી જ વાત છે એનાથી બીજી કોઈ વાત બ્રાહ્મણ નું કર્મ કરે બ્રાહ્મણનો ધર્મ પાડે ક્ષત્રિય ક્ષત્રિયનું કરે એ જે જેમણે આ આખી સૃષ્ટિની રચના કરી છે એને જેના માટે જે નિયમ બતાવ્યા છે એ બધા પોતપોતાના નિયમને પાડે તો એનું અર્ચન છે એટલે અર્ચન અહીંયા એ સેન્સમાં લેવાનું છે સેન્સ નહીં એવું જ કહ્યું છે સ્વકર્મણા તમભ્યર્ચ્ય પોતાના કર્મથી એનું અર્ચન અક્ષરબ્રહ્મનું મંદિર બનાવીને એની આરતી ઉતારવાનું એવો મતલબ નથી સ્વકર્મણા એટલે બ્રાહ્મણના માટે કહેવાયેલું બ્રાહ્મણ કર્મ અગર બ્રાહ્મણ કરી રહ્યો છે તો એનું અર્ચન જ કરી રહ્યો છે એટલે અક્ષર બ્રહ્મ એટલે અહીંયા મતલબ ભગવાનની વાત છે અહીંયા ભગવાને દરેકને જે વર્ણાવ્યો વ્યવસ્થા પ્રમાણે જે કરેલી છે એ અક્ષર બ્રહ્મ એવો શબ્દ વાપરેલો છે બરાબર થઈ ગયું આગળ કોનો છે પ્રણામ આગળ ભગવાને કહ્યું કે સારી રીતે આચરેલો સ્વધર્મ દુઃખ દુઃખમય હોય તો પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવનારો છે એટલે સ્વધર્મ જ કરવો જોઈએ એવું કહીને હવે જે સ્વધર્મનું આચરણ કરવા વાળો છે તે અસક્ત એ આ શ્લોકમાં જણાવે છે કે અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમામ સંન્યાસેનાધિ ગચ્છતી શ્લોકાર્થ સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિવાળો મનને જીતનાર તથા સ્પૃહા રહિત માણસ સંન્યાસથી પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે વિવેચન પૂર્વે કહેલા સંખ્ય તથા યોગના એકાર્થનું પુનઃસ્મરણ કરાવે છે જેની બુદ્ધિ એટલે કે ચિત્ત કોઈ સ્થળે આસક્ત થતું નથી જેણે મનને જીતેલું છે અને જેને કોઈ કર્મના ફળની સ્પૃહા નથી તેવો પુરુષ સંન્યાસથી નૈષ્કર્મ્ય રૂપ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે અહીં અનાશક્તિ કહી તે સાંખ્યનો અર્થ છે તથા મનની જીત તથા સ્પૃહાનો અભાવ કહ્યું તે યોગના સારરૂપ છે આગળ લો જજો હવે આગળ કહે છે કે સિદ્ધિ પ્રાપ્ત તથા બ્રહ્મ તથા તથાપ્નોતિ નિબોધમે સમાસેનેવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનશ્ય યાપરા શ્લોકાર હે કોંતે સિદ્ધિને પામેલો જેવી રીતે બ્રહ્મ પ્રાપ્ત કરે છે તેવી રીતે તે રીત મારી પાસેથી સંક્ષેપથી જાણ જે બ્રહ્મ પ્રાપ્તિ જ્ઞાનની પરાનિષ્ઠા છે વિવેચન નૈષ્કર્મ્ય રૂપ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરેલી હોય તે જીવતા જ અક્ષરબ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે સંક્ષેપથી કહું છું તે જાણી લે અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ એ જ્ઞાનની પરાનિષ્ઠા છે એટલે નૈષ્કર્મ્ય રૂપ સિદ્ધિ એટલે જે વર્ણાશ્રમની વ્યવસ્થા છે એ ભગવાને કહ્યા છે એટલે કરવાના છે એ નૈષ્કર્મ્ય રૂપ સિદ્ધિ થઈ અને અનાસક્ત એ સંખ્યાનો અર્થ છે સંપન્ન થયું જે બરોડાથી અર્પિતા બોલો આગળ શ્લોક છે જે મારા હલો સંભળાય છે હા બોલો ને ધૃત્યાત્માનમ વિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્વા રાગદ્વેષો વ્યુદત્સ્ય ચ વિવિક્તસેવી લબ્ધ્વાશી યત્વાક્કાયમાનસઃ व्युदस्य च विविक्तसेवी लब्ध्वा श्री यत्वाक्कायमानसः ध्यानयोग परो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्म भूयाय कल्पते શ્લોકાર્થ વિશુદ્ધ બુદ્ધિવાળો થઈ ધૃતિથી આત્માનું નિયમન કરી શબ્દ વગેરે વિષયોનો ત્યાગ કરી રાગ તથા દ્વેષ દૂર કરી એકાંતનું સેવાન કર- સેવન કરનાર અલ્પ આહાર વાળો જેણે વાણી કાયા અને મનને વશ કરેલા છે તેવો નિત્ય ધ્યાન યોગમાં તત્પર વૈરાગ્યનો આશ્રય કરનાર અહંકાર બલ ડર કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત તથા શાંત રહેનાર બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે વિવેચન કર્મમાં આસક્તિ કર્તૃત્વનું અભિમાન તથા કર્મના ફલનો ત્યાગ કરવાથી વિશુદ્ધ બુદ્ધિવાળો થઈ યોગથી અવ્યભિચારિણી થયેલી ધૃતિ વડે આત્માને નિયમમાં રાખી શબ્દ વિગેરે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી તથા રાગ અને દ્વેષનો ત્યાગ કરી એકાંતમાં રહેનાર વિગેરે ગુણવાળો બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે એટલે તેનામાં આનંદ અંશનો આવિર્ભાવ થવાથી અક્ષર બ્રહ્મના ભાવ માટે યોગ્ય થાય છે અર્થાત હું બ્રહ્મ છું એવો યથાર્થ અનુભવ કરે છે ભગવાનના ગુણ આનંદનો તેનામાં આવિર્ભાવ થયેલો હોવાથી તેને બ્રહ્મ એમ કહે તે યોગ્ય છે આ સંબંધી નિર્ણય બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના ત્રીજા પાદના ઓગણત્રીસમાં સૂત્રમાં કરેલો છે એટલે અહીંયા બ્રહ્મ જે કેપેબિલિટી ને જે જે એના માટે લક્ષણો જોઈએ એ બધા લક્ષણો ની વાત કરી છે આ શ્લોકમાં જી હા અહીંયાથી કઈ પ્રશ્ન છે શુદ્ધ બુદ્ધિ વાળો કઈ એવું લખી છે ને શુદ્ધ બુદ્ધિ ની જગ્યા એવું લખ્યું છે બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે હલો વિશુદ્ધ બુદ્ધિ વાળો થઈ એમ કે શું પ્રશ્ન શું કહો છો હા વિશુદ્ધ બુદ્ધિ જગ્યાએ શુદ્ધ બુદ્ધિ લખવું જોઈએ ને એવું લાગે મને એટલે વી ઉપસર્ગ એટલા માટે લગાયો લાગે છે કે બુદ્ધિ વિશુદ્ધ હોવી જોઈએ એટલે મીન્સ બ્રહ્મ ભાવ માટે એટલે આપણામાં સત અને ચિત્ત તો છે પણ આનંદનો અંશ જ્યારે ક્યારે આવે જ્યારે એમાં વિશેષ કરીને એ બધા ગુણો હોય તો જ આનંદનો તીરો આવિર્ભાવ થઈ શકે ને મને એવું લાગે છે જજી વિશેષણ વિશેષણ જીજી બરાબર છે જવાબ કે નહીં એકદમ જોરદાર છે પ્રણામ દીદી મારો શ્લોક સંપન્ન છે હેલો જેથી આગળનો શ્લોક મારો છે છેલ્લો હેલો હા એક મિનિટ પ્રશ્ન એટલે અહીંયા વિશુદ્ધ બુદ્ધિ કઈ છે ને તો વિશુદ્ધ બુદ્ધિ કઈ રીતે થાય એમ ક્યાં ગયા ના ના હા જજે થોડી વાર જાગતા રહેજો દસ એક મિનિટ તો પછી પાછળ પાછળથી કંઈક ભૂત જોડાય છે સવાલો બોલો બુદ્ધિ વિશુદ્ધ કેવી રીતે થાય એમ પૂછે છે તમને એટલે આગળ જે તપ અને યોગ એના વિશે જે આગળના બે શ્લોકમાં જણાય ને સાંખ્ય અને યોગનું એ પ્રમાણે એની જે જીવનશૈલીથી જ એમાં વિશુદ્ધ બુદ્ધિ થશે ને જે સમજાય સમજાવો ને ના હજી થોડું એમને પૂછો તો શું ન સમજાયું એટલું તો પૂછો આગળના શ્લોકમાં તો પેલી બુદ્ધિ કોઈ સ્થળે આસક્ત થતી નથી એવું એવું બતાવે છે ને ઓગણપચાસ માં શ્લોકમાં હા એટલે પ્રભુ પ્રભુ પ્રભુપતિને યોગ અને સાંખ્યા યોગમાં એની બુદ્ધિ એની વાળેલી હશે તો એટલે પ્રભુ સન્મુખ જ રહેશે નહી એની બુદ્ધિ વિશુદ્ધ થશે મને એવું લાગે છે જી આપ સમજો નીચે વિવેચનમાં લખ્યું છે કર્મમાં આસક્તિ કર્તૃત્વ અભિમાન તથા કર્મના ફલનો ત્યાગ કરવાથી વિશુદ્ધ બુદ્ધિ વાળો થાય છે અર્પિતાબેન તમને મળ્યું કે નહીં જવાબ મળી ગયો અર્પિતાબેન હા જીજી પહેલી જ લાઈન છે વાંચવાની જ બાકી હતી બુદ્ધિની વિશુદ્ધિ છે સાપેક્ષ છે અહીંયા સંન્યાસ કે જ્ઞાન માર્ગના અનુરૂપ શુદ્ધિની વાત કરી રહ્યા છે એ શુદ્ધિ કર્મ માર્ગીના માટે એનું સ્વરૂપ જુદું હશે ભક્તિ માર્ગીના માટે જુદું હશે શરણાગત માટે ત્રીજું હશે યોગી માટે ફરી પાછું કોઈ અલગ જાતનું હશે દરેકની પોતપોતાની સાધનાના અનુરૂપ બુદ્ધિ શુદ્ધિ છે એ જરૂરી બને છે એટલે એનું સ્વરૂપ પણ તે અનુસાર હશે અને એનો ઉપાય પણ એવો હશે સર્વમાર્ગી છે એના માટે એમ તમે નહીં કહી શકો કે તમે નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરી લો એમ કેમકે એને તો કર્મ જ કરવાનું છે એ નૈષ્કર્મ્ય કેમ થશે તો અહીંયા જે કહ્યું છે કે ફલાશક્તિ નહીં હોવી ઈશ્વર ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું સકામ કર્મ નહીં કરવા એ જાતની જો એની બુદ્ધિ બની રહી છે તો એ શુદ્ધ બુદ્ધિવાળો થઈ ગયો છે ભક્તિ માર્ગી છે એના માટે પછી પાછું બીજું એનું સ્વરૂપ બની ગયું છે વિવેક જૈરાશ્યમાં જેમ મહાપ્રભુજી સમજાવે છે તે અનુસાર એની બુદ્ધિની શુદ્ધિ ગણાશે હા શબ્દ વગેરે વિષયોનો ત્યાગ એટલે શું એમ પૂછે છે પાછા સુઈ ગયા અર્પિતાબેન એમને મારો શબ્દ સંભળાતો નથી શબ્દનો ત્યાગ કરી લીધો છે શબ્દાથી સંભળાયો એટલે શબ્દ વગેરે વિષયો એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ બધા જે તન્માત્રાઓ છે તે હા ચલો હવે કોનો છે આગળ હા એ એટલે પોતાના સ્વકર્મ જયારે આવી રીતે થાય કે આ બધા પ્રકારના જે પ્રકારના અહીંયા બધા કેરેક્ટરિસ્ટિક બતાવી એ પ્રમાણે જયારે એ વર્ણના આશ્રમનો વ્યક્તિ પોતપોતાનું કર્મ કરે ત્યારે એનામાં આનંદ અંશનો આવિર્ભાવ થવાથી અક્ષર બ્રહ્મના ભાવ માટે યોગ્ય થાય છે અર્થાત હું બ્રહ્મ છું એવો યથાર્થ અનુભવ કરે છે એટલે આ કઈ અવસ્થા છે જીવન મુક્ત અવસ્થા છે ગણાય અને લગભગ એના આસપાસ જ છે આ જ્ઞાન માર્ગીય છે પ્રણાલી કે કર્મ માર્ગીય છે જ્ઞાન માર્ગીય ના જ્ઞાન માર્ગીય નથી ને કર્મ માર્ગીય નથી કારણ કે વર્ણાશ્રમ વ્યવસ્થાથી એને પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ છે એને કહી કે ના હું પૂછું છું એટલે એ કઈ ગણાય વર્ણન જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ બંનેમાં વર્ણાશ્રમ તો બે છે તો બે જ છે ના એટલે હું આગળ હજી એનું જ વર્ણન આપે છે એટલે પાકું થઈ જશે જે હશે આ બધામાં એવું છે કે ભગવદ્ ગીતામાં ભગવાનના જે ઉપદેશો છે ને એને આપણે અત્યારે જેટલા ટાઈટલી માર્ગ અને સંપ્રદાયના ભેદથી એને બાંધી દઈએ એવું દરેક વખતે શક્ય નથી બનતું અહીંયા એક કોઈ નિશ્ચિત ઉત્તમ અવસ્થા તરફ ભગવાન નિર્દેશ કરે છે આ અમુક અવસ્થાની શ્રેષ્ઠતા છે એ દરેક માર્ગમાં કોમન નેચરની હોય જતા ફેર થઈ જતો હોય આગળ જઈને તો જ્યાં સુધી એ જાતનો સ્પષ્ટ ભેદ દેખાય નહીં ત્યાં સુધી આપણે એને સર્વ માર્ગમાં ઉપકારક કે પ્રાપ્ત થનારી પ્રાથમિક સિદ્ધિની અવસ્થા તરીકે એને ગણવી જોઈએ હવે આગળ અહીંયા જુઓ શું કહે છે તે સ્પષ્ટ થઈ જશે કેમ કે હવે આમાં જો જેટલા વસ્તુઓ ગણાવી છે છે શુદ્ધ બુદ્ધિ વાળો આત્માઓનું નિયમન કરનારો વિષયોનો ત્યાગ રાગદ્વેષ રહિત હોવું એકાંત સેવન અલ્પ આહાર કાયા વાણીને મનમાં વશમાં કરનારો ધ્યાન યોગમાં તત્પર વૈરાગીનો આશ્રય અહંકાર વગેરેનો ત્યાગ કરનારો મમતા રહિત આ તો દરેકના માટે ઉપકારક છે કર્મ માર્ગીય ને બી ઉપયોગ ચાર માર્ગીય ભક્તિ વાળા ને બધાને એટલે જ હું પૂછું છું એટલે આ બધા છે ને પ્રાઇમરી ઉપકારક આપણા લક્ષણો છે ગુણો છે બધાને ઉપકાર કોઈના પણ માટે ઉપકારક થાય એમાંથી જેનો ભાર છે એ આમાંથી કોઈ કઈક વિષય ઉપર થશે કે વૈરાગ્ય ઉપર ભાર એનો વધી ગયો તો જ્ઞાનમાં ત્યાગમાં શાંતિમાં ઘૂસી જશે ધ્યાન યોગ ઉપર વધી ગયો તો યોગમાં વધી ચાલ્યો જશે એ જ રીતે કર્માદિના વિષય છે એના ઉપર એ ચલી ગયો એનો ત્યાં આવી જશે પ્રાથમિક છે આ બધા પછી એના માર્ગ પ્રાપ્ત કરે પછી એ જ્ઞાન માર્ગ કે માર્ગ માર્ગ તરફ વળે એટલે એ ફળ લે તો એને પહેલેથી પ્રાપ્ત કરેલું જેને કરીને જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવા બાકી છે એમ આટલું તેને કરી હવે પછી આપ કહું છે પ્રમાણે કોઈ સંન્યાસ ત્યાગ કરી દે તો એ જ્ઞાન માર્ગીય થઈ ગયો કે કોઈ સાક્ષાત વાળો થઈ ગયો એને તરત જ તૈયાર રસોડે ભાવિક મળી જશે કારણ કે એને આનંદની અનુભૂતિ તો થઈ ગયો છે પ્રિપેર્ડ છે એવા છે પછી હવે આગળ એ વાત આવશે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા એ તો વર્ણાશ્રમ ધર્મના અનુસાર છે એટલે બ્રાહ્મણના માટે ક્ષત્રિયના ધર્મ પર ધર્મ કહેવાય છે પરધર્મનો મતલબ હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ એમ એ અર્થમાં પરધર્મની વાત નથી અહીંયા એ તો એક્સ્ટ્રીમ લેવલે પરધર્મ થઈ રહ્યા છે પણ આ વર્ણાશ્રમ ધર્મના સંદર્ભમાં આ વાત ખાસ સમજવાની છે હાલો આગળ થઈ ગયું છે ब्रह्मभूतः प्रसन्नात्मा न શોક કરતો નથી અને આકાંક્ષા રાખતો નથી તે સર્વ ભૂતો પ્રતિ સમ હોય મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે વિવેચન એવી રીતે જેણે બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલો છે તેવો પ્રસન્ન ચિત્તવાળો પુરુષ કોઈ બાબતનો શોક કરતો નથી તેમજ કોઈ પદાર્થની આકાંક્ષા રાખતો નથી એટલે આગળ જે નૈષ્કર્મ્ય સંસિદ્ધિ કહી છે અને આગળના શ્લોકમાં જે બધા કેરેક્ટર કીધા છે એ પ્રમાણે જેને બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયો છે એવા પ્રસન્ન ચિત્તવાળો પુરુષ કોઈ પણ બાબતમાં શોક કરતો નથી અને તેમજ કોઈ પદાર્થની આકાંક્ષા રાખતો નથી પરંતુ સર્વ ભૂતો પ્રતિ સમાન હોય મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે અપેક્ષારહિત બ્રહ્મભાવ પામેલો તે સુખદેવજી પોતે મારી ક્ષર અને અક્ષરથી પણ અતિ શ્રી પુરુષોત્તમની પરા એટલે જ્ઞાનથી પણ અધિક ફલરૂપ ઉત્તમ નવ પ્રકારની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરે છે એટલે અહીંયા કહે છે કે તે જીવ અહીંયા મારી પરાભક્તિ અને શર બંનેથી પણ અતિ તેવા પુરુષોત્તમની પ્રેમ લક્ષણા એટલે જે રૂપ છે કે સખા સાખ્ય રૂપ છે એવી પ્રેમલક્ષણા ભક્તિ પ્રાપ્ત કરે છે અહીં મારી ભક્તિ એમ ભગવાને કહેલી હોવાથી સાંખ્ય વિજયરૂપી અક્ષરધમ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું એ પરપુરુષાર્થ નથી પરંતુ અક્ષરધમ તથા આત્માના યથાર્થ જ્ઞાનવાળા જીવનમુક્ત જ્ઞાનીઓનો પણ પરમ પુરુષાર્થ શ્રી પુરુષોત્તમની ભક્તિ જ છે એવો ભગવાનનો આશય છે જો ભગવાનનો આવો આશય ન હોત તો બ્રહ્મભાવ પામેલો મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે એમ કહે નહીં અહીં કોઈ શંકા કરે છે કે ગયા શ્લોકમાં એટલે કે ત્રેપનના શ્લોકમાં બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે એમ જ કહેલું હોવાથી બ્રહ્મભાવને યોગ્ય થયેલો પુરુષ પરંતુ બ્રહ્મભાવ જેને પ્રાપ્ત કરેલો નથી તે ભગવાનની પરાભક્તિ પામે છે એમ કહેલું છે અને પછી આગલા શ્લોકમાં ભક્તિથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રવેશ કરે છે એમ કહેલું હોવાથી ભક્તિ અક્ષરબ્રહ્મ સાથે ઐક્યનું સાધન છે અર્થાત ભગવાનની ભક્તિ માત્ર બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવાના સાધનરૂપ હોવાથી પરમ પુરુષાર્થ નથી પરંતુ અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય જ પરમ પુરુષાર્થ છે એટલે આગળના ત્રેપનના શ્લોકમાં બ્રહ્મ ભૂયાય કલ્પતે એટલે કે બ્રહ્મ ભાવ માટે યોગ્ય થાય છે એવું કહેલું છે એટલે અને અહીંયા આ ચોપનના શ્લોકમાં બ્રહ્મભૂત એવું કહેલું છે એટલે આ એ શંકા કરી છે કે બ્રહ્મભાવ બ્રહ્મ એ કલ્પતે કહ્યું છે એટલે બ્રહ્મભાવ માટે યોગ્ય થયેલું પુરુષ જે બ્રહ્મભાવને પ્રાપ્ત નથી કર્યો તે ભગવાનની પરાભક્તિ પામે છે એટલે સોરી ભક્તિથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રવેશ કરે છે એટલે ભગવાન કરતા એમનો આ જે બ્રહ્મભાવ છે એ મોટો છે એટલે એનાથી વિશેષ છે એ કંઈક શંકા અહીંયા કરે છે અને એવી શંકા નિરાકારણથી એનું નીચે સમજાવે છે કે આવી શંકા કરી શકાય તેમ નથી કારણ કે આ શ્લોકમાં બ્રહ્મભૂત શબ્દ સ્પષ્ટ જ છે બ્રહ્મભૂત એટલે બ્રહ્મ થયેલો અથવા બ્રહ્મભાવ પામેલો તેથી બ્રહ્મભાવ પામેલો જે પામેલો જ શ્રી ભાગવત એક દસમાં જણાવ્યા પ્રમાણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે એમ સ્પષ્ટ કરેલું છે એક સાત દસમાં સૌનકજીનો નવમા શ્લોકમાં ક્વેશ્ચન છે કે सा वै निवृत्तिनिरतः सर्वत्रो प्रेक्षको मुनिः कस्य वा गृहीतम् एताम् આત્મારામः સમભ્યત સમભ્યસ્ત ખરેખર નિવૃત્તિમાં આનંદ કરનાર સર્વમાં કોઈની અપેક્ષા વિનાના આત્મામાં રમણ કરનાર પ્રેમ જોઈએ એટલે કે સુખદેવજીએ કયા પ્રયોજનથી આ મોટી સંહિતા એટલે ભાગવતજીનો અભ્યાસ કર્યો કે સુખદેવજી જેવા નિવૃત્ત નિવૃત્તિમાં આનંદ કરનાર એટલે જ્ઞાન યોગી અને એકદમ નિવૃત્તિમાં જે આનંદ કરતા હતા તેમને ફરી પાછું આ ભાગવતજીનો શા માટે અભ્યાસ કર્યો તો એ એક સાત દસમાં એટલે જવાબ આપે છે કે આત્મા રામસ્ય મુના મુનયો નિર્ગન નિર્ગંથા અપિ ઉરુક્રમે કુર્વંતી અહૈતિકી ભક્તિ ઉત્તમ ગુણો હરિહી અને આત્મામાં રમણ કરનાર બંધન વિનાના મુનિઓ પણ મોટા ઉરુક્રમની પ્રયોજન વિનાની ભક્તિ કરે છે હરિ એવા પ્રકારના ગુણવાળા છે એટલે કે જેને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે આત્મામાં રમણ કરી રહ્યા છે જેમના આનંદ આવિર્ભાવ થઈ ગયો છે છતાં પણ તે લોકો ભગવાનની ભક્તિ કરે છે એટલે ભગવાનના એવા ગુણો છે કે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને બંનેને આનંદ આપે છે એટલે આ ભાગવતજીના એક સાત દસમાં તે જણાવ્યું છે બ્રહ્મ સાથે ઐક્ય થયા પછી ભગવાનની ભક્તિ કહેલી છે આવી ભક્તિ પ્રાપ્ત થયા પછી તે ભક્તિ વડે અક્ષર બ્રહ્મથી પણ અધિક શ્રી પુરુષોત્તમનું તત્વથી જ્ઞાન થયા પછી તે પુરુષોત્તમના સ્વરૂપમાં જ પ્રવેશ કરે છે એમ આગલા એટલે કે પંચાવનના શ્લોકમાં કહેલું છે અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરે છે એમ કહેલ નથી તે જ અક્ષર બ્રહ્મના જ્ઞાનરૂપ પ્રમાણ માર્ગ કરતા શ્રી પુરુષોત્તમનો સંબંધ કરાવનાર પ્રમેય માર્ગ અધિકત છે એટલે અહીંયા એવું કહે છે કે આવી રીતે જે ભક્તિ કરે છે તે અક્ષરબ્રહ્મમાં લીન નથી થતો પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપમાં જ પ્રવેશ કરે છે અક્ષરબ્રહ્મા અક્ષરબ્રહ્મ અક્ષરબ્રહ્મ માર્ગમાં અક્ષરબ્રહ્મની ઉપાસના કરવાની છે ઉપાસના પછી શ્રવણ વગેરેની સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત કરતા અંતે અક્ષરબ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય એ જ ફળ છે પરંતુ આ ભગવાન માર્ગમાં તે ભગવાન સંબંધી સ્વધર્મોનું આચરણ કરતા શ્રી પુરુષોત્તમ પુરુષોત્તમની ભક્તિ પ્રાપ્ત થાય છે શ્રી પુરુષોત્તમની કૃપાથી અક્ષર બ્રહ્મભાવ પ્રાપ્ત થયા પછી પણ શ્રી સુખદેવ ઉદ્ધવ વગેરે પોતે તે શ્રવણ કીર્તન તથા સેવા વગેરે કરે છે આ આવી પુરુષોત્તમની ભક્તિથી શ્રી પુરુષોત્તમમાં પ્રવેશ કરે છે આમ હોવાથી ભક્તો યશોદાસજીના ઉત્સંગમાં લાલિત શ્રી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે સાંખ્ય જ્ઞાનીઓ અક્ષરબ્રહ્મની અને યોગીઓ પરમાત્માની ઉપાસના કરે છે તેઓની મતિ અનુક્રમે ભક્તિ જ્ઞાન તથા કર્મમાં રહેલી છે અર્થાત તેઓના માર્ગ અનુક્રમે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ છે ભક્તિ માર્ગના મર્યાદા ભક્તિ ભક્તિ માર્ગના મર્યાદા ભક્તિ અને સૃષ્ટિ ભક્તિ એવા બે ભેદ છે આ બે પ્રકારનું બ્રહ્મસૂત્ર તૃતીય અધ્યાયના તૃતીય પાદના ઓગણત્રીસના સૂત્રના ભાષ્યમાં શ્રીમદ આચાર્ય ચરણે નિરૂપણ કરેલું છે છે આમાં કઈ વિચારની અહીંયા છેલ્લું જે લખ્યું છે ને કે સાંખ્ય જ્ઞાનીઓ અક્ષરબ્રહ્મની અને યોગ્ય પરમાત્માની ઉપાસના કરે છે તેઓની મતિ અનુક્રમે ભક્તિ જ્ઞાન તથા કર્મમાં રહેલી છે એટલે આ જે આગળ આટલું બધું કહ્યું એના પછી આ અહીંયા છેલ્લે શું કહી રહ્યા છે સાંખ્ય જ્ઞાનીઓ અને અક્ષરબ્રહ્મની યોગ્ય એ રીતે એની સાથે જોડવાનું એ સમજ સાંખ્ય જ્ઞાનીઓ છે એનો મતલબ છે જ્ઞાન માર્ગી એનો તો જ્ઞાન માર્ગ નો તો ભાગ છે અવ્યક્ત અક્ષર જ છે યોગીઓ છે એ નું તો ધ્યાન કરતા નથી એ હૃદયસ્થિત ભગવાનનું ધ્યાન કરે છે એટલે અંતર્યામીની ઉપાસ Thank you. મુક્તિ અક્ષર બ્રહ્મા થાય છે એટલા માટે એ લોકોનું અહીંયા નિરૂપણ કર્યું છે એટલે ब्रह्मभूत प्रसन्नात्मा न शोचति न कांक्षति समस्तर्वेशु भूतेषु मदभक्ति लभते पराम સુખ આકાંક્ષા રહિત સર્વત્ર સમબુદ્ધિ વાળો એવો જે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા છે એ મારી પરામુક્તિને પ્રાપ્ત કરે છે આજે કહ્યું છે એ તો ભક્તને પ્રાપ્તિ થતી સિદ્ધિ છે જ્ઞાની ભક્તની વાત છે એટલે સુખદેવજીનું દૃષ્ટાંત આપ્યું પણ ભક્તિ માર્ગનો અધિકારી નથી તો એ શું થશે પરાભક્તિને પ્રાપ્ત નહીં કરે તો એ અક્ષરની ઉપાસક બનશે અને કર્મયોગી છે એ યોગ સાધના કરતો અંતર્યામીનો ઉપાસક બનીને રહેશે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ સાથે સાથે ત્રણેય આજે સમય થઈ ગયો છે તો કંઈક બીજું વિચારણી હોય તો આપણે કાલ ઉપર રાખીએ આનું વિવેચન થોડું વિસ્તૃત